તારી પરમાત્મા અમારે જન્મ થયેલો સરકારી હા દાદા જો એ રૂમમાં દર્શન કરવા છે એ જોતા જઈએ એ મકાન દાદા ના છોડે દાદા પગલા પડે થઈ જાય હા દાદા પગલા પડે દાદા હરતું ફરતું જીવતું જાગતું અમૃતવાણી જે દાદાના મુખેથી જ નીકળેલી છે વાણી હે એમાં કેટલો બધો દાદાના આખી વાત જે વચન બધું હા તને સમજાવું મેપલ ટ્રી મેપલ ટ્રી મેપલ મેપલ મેપલ અમારા માં બહુ થાય દાદા ઠીક બર્મા માં બહુ ઠીક થાય દેશ વરી નીકળે ને બાર નીકળે મોંઘો એટલો નીકળે એમાં કશું એનો અર્થ નહીં મને જેવું લાગે હા માફા માણસો માં કાય તો એ ના માણસ સિદ્ધાર્થ જો બધા સાચી વાત કીધી બરાબર આપડે તો

છે ને એવું અમે તમને તારીએ ભાવમાં રાખો કોને કહેતા હતા એટલે શું કહો છો દાદા એટલે આપણે એટલે એટલે આપ શું કેવા માંગો છો એમ કે પાણી નો સ્વભાવ હલકી વસ્તુ કરે હલકું હોય ને હા દાદા હા દાદા હા હલકું લાવો એના કરતા હલકું છે ખબર પડે એમ જેટલું પાણી ખસી ગયું નું વજન એટલા હલકું હોય હા બરાબર જોના કેવું છે બાર ભરે કે હા વધારે વચન મૂકો તો બેસી જાય જીવન મજા કરે છે ધંધો ને લેડી જોડે સારું ફરવું હરું ભરું કોઈ લડવું લડવું વધારે દાદા લડવામાં બહુ સમજ અમલક જતા રહીએ હા દાદા ચાર સત્યાસી સૌરભ કેમ છે કેમ જેવી રીતે કરીએ છીએ બરાબર છે દુધરે દાદા છે બધા તૈયારીમાં છે હવે જાતકો હા આ વસ્તુ છે ને જાતકો આપણા સાસા બે Hey! માં ચાર દિવસ દાદા ની હાજરી માં બિલકુલ ખાધો નહીં તે તમાકુ બિલકુલ નહીં દાદા એટલે ભાવ હવે ઉતરી ગયા ટપકો ના ના બધું મને કરો કરવું જરૂર હા જરૂર એવું બધી જ વાતોમાં બીજી વસ્તુ વાતોમાં એવું બધું ચાલુ ચાલુ very, very good. કોણ જોઈ રહ્યું તમારી પાસે તો એટલો બધો વ્યવહાર શીખવાનો છે વ્યવહાર એટલો બધો શીખીએ છીએ કે દરરોજ નવું નવું અંદર ઉમેરો થાય તારા ભારતનો વ્યવહાર એવો હોવો જોઈએ આદર્શ વ્યવહાર જગતના લોકો વખાણ કરે આદર્શ વ્યવહાર કહેવાય મહાત્મા તો છે જાતને સમજેલો છે બરાબર આદર્શ વ્યવહાર છે લોક પાસેથી વખાણે બરાબર એટલી ગેરહાજુ વખાણે છે ના કેમ મોની બે એટલું બધા મનમાં મોની બે બરાબર હું દઈ છું મારી બેન છે બરાબર ઓછું કહી દે કહી દે લોકો એનો અર્થ જ નહીં લોક કે દાદા શું લોકો કે ના થવું બધું સાંભળવાની મજા આવે એવો વ્યવહાર જોઈએ આપણી પાસે લાઈફ કોઈ માથું નહીં આપણે બરાબર આપણે આ અંતર પૂર્વથી તમે જેવા હશે એવું દેખાશે અને દાદા દાદાના મહાત્માઓ અમે બધા મહાત્માઓ એ પણ દાદાના અરીસા રૂપે જ કહેવાય ને પ્રતિબંબ રૂપે જ કહેવાય ને બહારના વર્તનમાં ચોક્કસ થયા જઈ રહે ને હા મહાત્માને સંભળાવી ને હા કેટલાક મહાત્મા એટેક કરવા હા છતાં પકડી જાય એટલો બધો વાંકો હતો કોઈનું માનતો જ નથી વાંકો એવા કર્મ કર્યું આપડે સુકડ ના લાકડા સુકડ ના લાકડા લઈ બાવીસો રૂપિયા ના લાકડા લાવેલા દાદા કઈ બહુ ઓછું વજન લગભગ પંદર વીસ રોટલ ની અંદર આટલા આટલા લાકડા અગિયારી માં વપરાય તે લાવવા દે તે એના વાતે પૂછ્યું ક્યાં ગયો છે લાકડા લેવા ગયા એ શું કરવાનું એ લાકડા તમામ છે ને તમારું કામ છે થોડા કાઢી રાખે કોઈ મળી ગયું કહ્યું તમે કહ્યું કે એમને તમે સમજો નહીં કહ્યું બરાબર હું અનુભવી કહેવાય માથે થોડું જેટલું કહ્યું એટલું થતું હું શું કહ્યું દાદા તો કરુણા નો ક્રોધ છે જો ઓળવી ની માઇક માં થતો બરાબર આગળ દાદા તો કરુણાનો ભોગ છે મને બોલે જે કાલે વધે ને હા કાલે આવે બોલીએ ને આગળ હા દાદા ચાર રીતે બીજી કુટેક માં આવે એવું ના ચાલો વ્યવહાર પછી કેટલી બધી વાત બહુ વ્યવહાર ચાલવા જેવું તમે કહ્યું ને એ તમને તમે બોલ્યા એ તમને કહી છે કેટલા વખત બોલાય Yeah, guys. એટલી ઈચ્છા હોય ગમે એટલી ઈચ્છા હોય છતાં ફોર્સફુલી વાણી નીકળી જાય વાણી જે નીકળે એ ફોર્સફુલી નીકળી જાય અને તુરત જ પણ ખબર પડે કે ખોટું થયું છે ઘણા મહાત્મા આવું થવાનું જરા ખબર પડે ત્યારે પસ્તાવ આવે છે

નીકળે નીકળે નીકળે બહુ ભેગા થઈ છે જ્યાં નીકળે ત્યાં કોઈથી ભરે નહીં એક જ આખા બ્રહ્માંડ કોઈ ગોઠું નહીં તમને કોઈને ગોઠું અંધકાર થઈ જાય એમ તમને ના પડે બધું મારા દાદા કોઈ બરાબર કોણ કોણ છે નહીં કેટલી રસ્તે મજબૂત થયા ગયેલી મજબૂત થવા ગયેલી રસ્તો એટલે અરજી પછી બીજી બીજી છોડી છોડ્યા દઈએ એવું આ એક ટાઈમ કરે તો દાદા જોયા કરું જોવાનું દાદા જોવાનું એક જ ભાવ નીકળી જાય પ્રમાણસર આવે વ્યવહાર આનંદ થઈ જાય એટલે રાગે પડી જાય આનંદ થાય હવે આનંદ મન ચિત્ત ઠેકાણ રાગે પડી બીજું શીખશે બરાબર શીખી કોઈ વાત સાંભળી બહુ સુંદર છે બહુ સુંદર કાગળ છે વ્યવહાર બધી વાત હા હા હિન્દી નથી મને સુવિધા પ્રવૃત્તિ એને બહુ સારું કેટલું બધું રાગે પડી તમારે પણ વેચતા ને એમને રિઝલ્ટ ચાર છ સત્યાસી સવારે નોક્સમિલ લોક સમજાવ્યું છે પણ ના સમજાયું સમજાયું ના દાદા વ્યવહાર બી પ્રકૃતિ ને આધારે જ થાય બીજું ઘણા પણ જાણવા જેવો એટલે ફરી બીજું કઈ બીજા તો સારો નીકળે બીજ પડી જાય બરાબર બરાબર ઉગવાનું ઉગવાનું પછી એમ જ બીજ પડ્યા એ પ્રકૃતિ ah, <laughs> એટલે બીજ પડે બરાબર હવે આપડે બીજ પડવાનું રહ્યું નહીં હવે તો પરિણામ આવવાનું છોકરો બોલાય છે નાખ્યો નાખ્યું કાર્ય થઈ ગયું બીજે બધા મેરે કુદેતી બે જાય લોકો શું કે છે ઇન્ડિયા થાય મોટું થાય તો એ તો થાય નબળી હોય હજી આપડે આપડે એની ઉપર વધારે કરુણા વરસે દાદા એની ઉપર વધારે કરુણા વર્ષે આમાં થવો જોઈએ ને બીજા બધા ગાડા ચાલુ છે તો અટકી હોય ત્યાં નથી બરોબર ભીખુભાઈ ગાડી અટકી તો બધા ઉભા છોડાઈ રહ્યા પણ બધા છોડાઈ રહ્યા ગાડી અટકી ગઈ નહીં એ દસ ભાઈ બિહારી નું એકલા બાબા કેમ છો સારું મારે શ્વાસ જ નતો બાબા આખો દાડો શ્વાસ નતો બાબો કેટલા દસ દસ વર્ષનો બે મિનિટમાં ફેર પડી ગયો એને એવું મટી ગયું દવાઓ બંધ કરી ડોક્ટર ની બધી દવાઓ બંધ કરીને આ ડોક્ટર ની જ લે છે ખાલી જેમ જર્સી ન્યુયોર્ક ન્યુ ન્યુયોર્ક તમે મને કહેતા બધા જે ધોતી પોતાના ઘર ન પહેરે શક્તિ હોય તો હા મારી વાત તમારા વાઈફ આવવાના શરીર પાંચ દસ દાડા સારું કઈ નાખો આપણે બે એક માં છીએ કોઈ બાળકો માણો નથી આપડો પોતાનો એ દાડો ખોટી નથી ના દાદા આવી ફટેલો સંજોગમાં બહુ ક્લિયર માણસ લલિત બહુ ક્લિયર માણસ એટલે કે કમ્પ્લેટ નથી છે ચડે છે ઉતરે હા કહેવા દો એકદમ ચડે લીધું અને પાછું ઉતરે પસંદ કહેવાય વેચી ગાય પછી <laughs> ઉતરતી વખતે ચડતી થાય ચડતી થાય એવા કુદરત નો ક્રમ મારી બધી ડાક્ટર નો ગાપ તો આપણે જોઈએ છીએ પેલા જ મારી આ શોધ કોલ એનું કોઈ ગાડું ચાલ્યું હવે વસ્તી ઉતરવાની વસ્તી ચડી ગયો આમ થતી જતી પચાસ સુધી આવી આટલા અંતમાં અઢી અઢી રહે છે આટલા દિનાંતમાં પછી જતા લખ્યું હતું બે હજાર પાંચમાં હિન્દુસ્તાનનું કેન્દ્ર છે તે ગયા આ તો લઈ ગયેલા તારે આખો હૃદય હૃદય ચાલે આવી જાય કોઈ ધંધો જ નહીં આખો તો મસ્ત મસ્ત મસ્ત મસ્તક વાળા એસી ડોલર આપીને ઉભા જાય ને ઇન્ડિયન ઇન્ડિયન કોઈ કરોડ બધી નથી સાહેબ ઉભા ચડેલા હોય છૂટી ગયા બધું તમારું આપણે બંગલા બધું મિલકત હું પણ તમારું નામ છે તમારું તંબુરો તંબુરો કોઈ નહીં તંબુરો કે કોઈ નહીં શું કહ્યું અમદાવાદ પ્રખ્યાત માં ને ક્લાસ પણ ગોવિંદભાઈ ખાધો નામ શું અંબાલાલ એ કે અંબાલાલ તો તમે એમની જાતને તંબુ લખે છે તમે લખે છે બીજું કઈ અમારા મંત્ર તો બધા કિંમતી માણસો ના જ્વેલ બટ ગમ્યું બધું હા ખુશમાં આવી ગયા ગમતા હોય મન બદલાઈ હોય ને બરોબર મન જુદું અમારે મમતા કોઈ નહીં ને છે અમે હોય તાર બંધેલું હોય તો હા તે જરૂર છે આપણે એ વગર મારે વાતે આવી જવું મોનિટર તો એવા જ હોય છે હા એવા જ હોવા જોઈએ મોનિટર ના મોનિટર કેમ કહેવાય કાલે કાલે મારે જવાના પરમ દિવસ પરમ દિવસ કાલ સાંજે જવાનું પરમ નામ વેચવા માટે નથી આપ્યું

મને એ લગી કાપી એક જ જરૂરી અમે કાકા એક સંજોગો અનુસાર અમે નહીં સીધા ને સીધા જ મળે મને બધા સીધા ભલે બસ બધા સીધા હતા હું કેવો સીધા જાત કેવી હતી પેલા ત્યારે શું કેતો હતો સુપર હ્યુમન બધા ક્રેક થવાનો હતો મહાત્મા દયા થઈ ગયા બીજી ચોખ્ખા દાદા ના સ્વભાવ જવાબ મોટી તિરાડો હતી લઈને આયેલા ક્રેક નહીં પણ મોટી તિરાડો ફાચરો લઈને આયેલા ના એટલે નવું હોય તો બહાર મૂકી દેવું પડે ત્યાં નવા મશીન બહાર મૂકી દેવા પડે વેચિંગ કર્યા ને એમાં સરસ મશીન ધમકા નવા એટલે પછી મેં કાઢી કે મને આ પેકને શું આમ કેમ છે એક હતો ને બરાબર મેં વિચાર કર્યો હું પેક હતો આવે જ આવ્યો થઈ ગયો એટલે વિચાર કરવાનો બધી જડ એ તો ફરી વળે અહંકાર ગોડો અહંકાર કઈ ડાયો જે અહંકાર આપણને આવરી દિશા લઈ જાય એ ગોડો જ કહેવાય હવે ધ્યાન લઈ જાય અહંકાર તમારો અહંકાર જ થઈ ગયો હા આ દુનિયાની અજાયબી જે છે દાદા લાખો આવું પડે મહેસી ચેતન મારે ચેતવા એક વખત ચેતવી એટલે ચાલુ કર્યું એટલે મહેસી છે ને だったっていう。 હા દાદા કાયમ દાદા નિરંતર સાત મિનિટ મરે નહીં મારે કેવું પડે હા દાદા જાતે કેવું પડે હારું નહીં મોટા ગયો કે પેલા દાદા તો જોવો જ નથી આ દાદા હાથ ક્યાંય બાવો મંગળદાસ બાવો એ લલિત નામ અને સંસારી બાવો અને આત્મા એ હું પાંચ ગોળા ભેગા પતી જવો જોઈએ મારી હા થઈ દાદા લાગે એમ તો કે દાદા તમારે કોઈ વરીજ ના કરી આવે તમારી કૃપા છે મારે શું હરકત ખોટી છે અટકાય શા માટે આપણે જાણનાર છીએ જોનાર છે વિજ્ઞાન આપણી પાસે રાગભેર થતા હોય તો સંસારમાં છે રાગભેર થતા જ ન હોય જેટલી બધા બીજા બધે કોઈ જો થતા હોય તો અને અક્રમ વિજ્ઞાને તો ત્યાં સુધી કહી દીધું કે રાગદ્વેષ થાય છે તે તું નો હોય એ તું નો હોય અક્રમ વિજ્ઞાન ત્યાં કહી દે છે એટલે ત્યાં છૂટા રાગદ્વેષ કરી તો આપણે જ્ઞાન આપે ત્યાં જાગીશું મોડું પણ એવું મળતા લોકોનું જાગી ઉઠેલું હોય ને હા દાદા ઉગરી જાય એવું ના ઉગરી તો રસ્તો શું ત્યાં અમેરિકન અમને ખબર પડે ઓબ્ઝર્વેટરી છે ને વર્લ્ડ ઓબ્ઝર્વેટરી ઓબ્ઝર્વેશન આવી છે કેમ પરમાણો પરમાણો કરે છે નદી ત્યાં નદી લેક છે લેક લેક તળાવ કોઈ અત્યારે એવો પડ્યો છે નદીમાં તે ભાઈ જઈ ગઈ એની ઉદગમ ખબર કારણે રહી ગયો કારણે ખબર ને

પડો ને મનમાં ત્રણ સૌ પડો રાત આપની કૃપા મળે એનો જ મને ભાવના ને એનો જ પ્રયત્ન હોય આપ ઇન્ડિયામાં હો તોય મને એવું જ થાય કે હું શું કરું કે જેથી દાદાને ગમે કાયમ મને એવું જ હોય દાદા કાયમ નિરંતર દાદા તન મન ને ધન થી જગ્યાએ ત્રણ આત્મા બરાબર ત્રણ તમે તો આપણે જેવું શીખીએ બધા આવે બધા રે તો મારા દેરાણી જેઠાણીને બી હાથમાં રાખીને સમજાવી પટાવીને કે ખુબ મહાત્મા ની સેવા થાય એ ભાવે જ દાદા લઈ આવેલા દાદા બહુ તો ઉકેલ લઈ લો હમણાં દાદાજી ફેરવી આપી નહીં આવે Thank you, thank you, thank you. Can you take him for a ride, small ride? Just take five minutes. No, only one minute. No, no, okay, thank you. એટલામ અત્યારે કઈ મને જ લાગતો કઈ મને જ લાગતો તમને મળ્યા પછી દાદાજી ભય કઈ લાગતો નથી હવે તો તમને મળ્યા પછી કોઈ ભય નથી લાગતો પેલા તો આમ તો દાદાજી કઈ લાગતો નથી ભય તો હા પાણી નો લાગતો હતો દાદાજી પાણી નો હું પાણીમાં જયારે નવા જાઉં ત્યારે કઈ ને કઈ વાગે જ અંદર પેલા નદી માં નવા ગયો તો પગમાં વાગ્યું હતું બીજો આ સ્વિમિંગ પુલમાં નાવા ગયો તો પાણી માં પાણીમાં ડૂબકીમાં મારી જતો હતો વાર કે માં નાહવા ગયેલા તો પગવા વાગેલું એટલે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા ગયા ત્યાં ડૂબવામાં ડૂબકી મરાઈ ગયેલી કોયરાઓ ખેંચી લાવેલા છે પાણીમાં નાવા નહીં જાઉં દાદા હું નાવા નહીં જાઉં માં પાણી દાદા વાત કરી દાદા મને બિલાડી કોણ હતો ભગવાન આ કે આપણે શું લેવા જાય દુનિયા કોણ બીજા બીજા ભગવાન નામ ના રહી